અત્યંત અનુકૂળ મળ્યા સંયોગો અત્યંત અનુકૂળ મળ્યા અને મળી ગયેલો એ પ્રગટ પરમાત્મા સ્વરૂપ છે એ વાત બિલકુલ નિશંક રીતે બેસી ગઈ એટલે બીજી બધી ભાષાઓ માંથી વૃત્તિ બધી ખસી ગઈ એ ભાષણ બધી બુદ્ધિ કહેવાય તો જેની બુદ્ધિ બીગડી રહે ને તો બધું કામ થઈ જાય બુદ્ધિ રાતે ઊંઘવા લાગે આપણે કઈ પરમાત્મા સ્વરૂપ છે તમે બોલતી નથી સારી બુદ્ધિ આવી છે બાર બુદ્ધિ વકીલાત કેવી કરે આ જે પદ છે વર્ષ નું અધ્યાય પદ છે આ ઓળખી જાય સંજાણ થઈ જાય કોઢે અને અનુભવ શું અને બીજી ચારિત્રમો એમ જમતી કહેવાય ચારિત્રમો થઈ ગયા છે કેટલી બધી બુદ્ધિ ભાઈ

એટલે માણસ પોતાના જન્મ ની સાથે લાવતો હશે બુદ્ધિમાં અહંકાર ભરેલો હોય દૂધમાં અહંકાર ના ભરેલો હોય દૂધમાં અહંકાર ના દૂધ દર્શન છે દર્શન પ્રાપ્ત થયું વિના લોકો કે છે અડધા કલાકમાં પીવાની ના નવીનભાઈ પૂછે છે આજે જે દૂધ છે કે આ કન્ફ્યુઝન નો અભાવ ઇન્સાઇટ અંગ્રેજીમાં જેને ઇન્સાઇટ કે ઇન્સાઇટ એટલે આ ઘૂંટવાળાનો જે અભાવ એ એને શું કહેવાય ના હા ગુજવાળો ભાવી ગુજવાળો ગુજવાળો ને કાઢી નાખે આ સૂજ કે આ જે છે એને માટે નિમિત્ત મળવું જોઈએ આપણે કીધું ને કે સૂજ જો છે એ દર્શન છે એને કેવો દર્શન સુધી લઈ જાય હા એમાં નિમિત્ત જોઈએ નિમિત્ત જોઈએ એને માટે એ નિમિત્ત શું એ જાણવા માંગે એ નિમિત્ત શું નિમિત્ત એક દાખલો આપો એનો એક દાખલો આપો આપ એટલે જરા એનો દાખલો એક આપો આ વિના પ્રયાસ ને સહજ જે છે તમે ઊંચા ઊંચા માણસો વધુ પૂજવાયા જયારે કોઠા કોઠા તે વધુ પૂજવાયા તમે ભેગા થાવ અને એના પરિચય કરો એટલે તમારે ગીરતી જાય ગીરતી જાય તો તમારે પ્રયત્ન કરવો ના પડે એનો પરિચય એ જ ગીરતી જાય પરિચય નું પરિચય નું ફળ હા એને તમને નિમિત્ત હા દેહ જે જ્ઞાની ના પડી જીવડી આ સંપૂર્ણ થઈ જાય છે ને એટલે આ શુદ્ધ જે છે એ માણસ જન્મથી જ લઈને આવે છે પોતે જન્મ થી લઈને જ આવે છે આ ખુદ જન્મ થી જોડે દારૂ પીએ દુધે હોય હા બરોબર તો દાદા આજે સૂજ જે છે તે માણસ ને સંસારમાં મદદ કરે એવી આત્મા પ્રાપ્ત કરવા માટે આ સૂજ શબ્દ મદદ કરે સૂજ સૂજ એ શેપ સાઈડ છે છે વધારે એટલે વધારે માટે જે જ્ઞાન લે છે દાદા પાસે જે જ્ઞાન લે છે દાદા પાસે જે જ્ઞાન લે છે એ એને જે બધું પછી મોક્ષ માર્ગ ની અંદર મદદ કર્યા કરે છે ત્યાં પૂજવું સ્થાન ખરું એ પ્રજ્ઞાન એ પ્રજ્ઞા નું પછી પ્રજ્ઞા નો દાદા પ્રજ્ઞા નો પછી પછી સૂટ ખેલવાની નહીં બધું આપતું આવ્યું જોગાડ ઉભો નથી અને પ્રજ્ઞા મદદ કરે પછી તમે ગમે ત્યારે અઠાવન મહેમાન દાદા જે સૂજ જે છે એ અહંકાર થી ઢંકાઈ જાય ખરી સૂજ વાળો માણસ ને જો અહંકાર પાછું જો કઈક હોય તો એનાથી એ સૂજ ઢંકાય ખરી ના એવું નહીં એ અહંકાર એને ચોક્કસ કરી લોકોની દૂર હોય અડધી તેને પરિચય મળતી